એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમેરિકામાં બેઠા બેઠા મિતેશ વાર્તા સાંભળે છે અને આ બાજુ ભેગાડી પ્રાથમિક શાળાના બધા બાળકો વાર્તા સાંભળવા આવી ગયા છે ભાઈ ઓહો હો હો આવો આવો આજે છે ને આજે હું તમને બધાને મુછાળી માની વાર્તા કહેવાનો છું ભાઈ હો ગીજુભાઈ બધેકાની વાર્તા છે ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ભેંસ ભાગોળે <laughs> ગામડું એવું ગામ હતું એક વાર પાદરે ભેંસો વેચાવા આવ્યો ગામના પાદરમાં ગામના ખેડૂતને થયું કે હું એક ભેંસ લઉં જઈને પત્નીને કે સાંભળ્યું કે આપણે એક ભેંસ લેવી છે આંગણે ભેંસ હોય તો સારું છોકરા છૈયાને દૂધ મળે બાકી મેળવીએ એનું દહીં થાય ઘી થાય ને છાશ થાય તે આડો આડોશી પાડોશી પાડોશીને અપાય પણ એની પત્ની કે એ બધું ઠીક પણ જાડી રેડ જેવી છાશ તો હું મારા પિયરિયાને જ આપીશ હો તે એકલા તારા પિયરિયા જ સગા અને મારા સગા તો કાંઈ નહીં કા એમ છાશ નહીં અપાય સાંભળી લેજે એની પત્ની કે નહીં કેમ અપાય અપાશે ઘર તો મારું એ છે ને અને ભેંસ તો મારી એ તે ને તમારી એ તે બહુ બહુ તો દૂધ તમારા સગાને પણ છાશ મારા પિયરિયાને કહી દઉં છું પેલો ખેડૂત કે છે ડંભો લે એની પત્ની કે તમારાને આપો આમ કરતા વાત વધી પડી અને ખેડૂતને એની પત્ની તો લડી પડ્યા ભાઈ ઝઘડી પડ્યા એક તો ખેડૂત અને એમાં આવી વઢવાડ થઈ પછી જોઈ લ્યો એ તો લાકડી લઈને ખેડૂત તો એની પત્નીને સબોડી નાખવા માંડ્યો સોટીએ સોટીએ મારવા માંડ્યો ઘરમાં હો હો થઈ રહ્યું આડોશી પાડોશી દોડી આવ્યા અરે પણ શું છે શું છે આ શું માંડું છે એ તો કહો શું કામ મારે છે આને ખેડૂતની પત્ની કે આ જુઓ તો બાપુ આ વાસામાં સોળ ઉઠા છે તે આનો કાંઈ હાથ છે ભારે પેલો ખેડૂત કે તે કોકની જીભ ચાલે અને કોકનો હાથ ચાલે પણ છે શું એલા કજિયો સાનો કરો છો એ તો કહો એ તો છાસનો છે અમારા ધણી કે છે કે છાસ તારા પિયરિયાને નહીં તે નહીં શું કામ દૂધ ભલે ને એના ખાય મારા પિયરિયા સુધી છાશે નહીં પહોંચે એ મારે નહીં ચાલે એની પત્ની બોલી હો ત્યાં તો વળી પાછો પેલો ખેડૂત ખીજાયો અને પરોણી લઈને લાકડી લઈને એની પાછળ દોડ્યો ફાડોશમાં એક ઠાવકો માણસ રહેતો હતો ડાયો માણસ હો તમારા જેવો એણે વિચાર્યું અરે ભેંસ તો હજી ભાગોળે છે ગામના પાદરે છે અને આ ધમરોળ શાના પેલો માણસ તો બહુ ડાયો હતો યુક્તિવાળો હતો જઈને કે અરે એ ભાઈ ખેડૂત વઢવાડ શું કરો છો તમારી ભેંસે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી તે ચણાવી આપો ચાલો ઢોર રજળતા મૂકતા શરમાતા નથી આ તમારી ભેંસે અમારી દિવાલ પાડી નાખી છે ચણાવી આપો ચાલો પેલો ખેડૂત કે ભેંસ વળી કોને હતી એટલે પેલો ડાયો માણસ કે ત્યારે કઈ ભેંસની છાસ સારું લડો છો શરમાતાય નથી હજી તો ભેંસ આવી નથી ને છાશ સારું લડવા માંડ્યા તમે તો શરમાવ શરમાવ અને ભાઈ પછી તો પેલો ખેડૂત ને એની પત્ની તો શરમાઈ ગયા હો કે વાત તો સાચી આપણે જે નથી એના માટે તો લડતા હતા અને છાના માના પછી તો એ કામે લાગી ગયા ભાઈ તો ભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે હાલાવાલા કરી જાઓ સપનામાં દાદાજી વાર્તા કહેશે આપણે બધા રમશું આવજો